da, da, da. ધન્વત જે પ્રણામ રાજુ બોલું જેજે દુર્વે પ્રણામ તીર્થ બોલું આશીર્વાદ તીર્થ જેજે નર્મદ પ્રણામ ચલો આજે મુદિત કરો ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નવ શ્રિયાણામ કાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા સર્વિવિરાજતે યોસો પંચધારદય મમ આ વાર્તા પ્રસંગ કર હાજે પાસે એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુ દ્વારકાજી પધારે સબમાર્ગે નરોડા ગામ આવ્યો એટલે પછી એક દિવસ મહાપ્રભુજી દ્વારકા પધાર્યા ત્યારે નરોડા ગામ વચમાં આવ્યું સપ્તાહી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસ કે ઘર પધારે ત્યાં મહાપ્રભુજી ગોપાલદાસ ના ઘરે પધાર્યા તો ગોપાલદાસ તો ઘર ન હશે ને ગોપાલદાસ ઘરે નહોતા ગોપાલદાસ તો બેટા વર્ષ ચોદાકો હતો એટલે ગોપાલદાસ ના છોકરો ચૌદ વર્ષનો હતો તો ગોપાલદાસ કે બેટા શું શ્રી આચાર્યજી મહાપ્રભુ પૂછે એટલે ગોપાલદાસ ના છોકરાને મહાપ્રભુજી એ પૂછ્યું જો ગોપાલદાસ કહં ગયે હે એટલે ગોપાલદાસ ક્યાં ગયા છે મોદી તારી ઉંમર શું છે તેર એટલે હવે બેસશે ભાદરવા સુધી એટલે બાર બાર વર્ષ પૂરા થયા તારા કરતા બે વર્ષ મોટા હતા ગોપાલદાસ ના દીકરા હાજે જે હવે જો શું થાય છે जब गोपालदास के बेटा ने कही जो महाराज श्री ठाकुर जी की सेवा को गए हैं એટલે ત્યારે ગોપાલદાસે કીધું કે મહારાજ હા ઠાકોરજી ની સેવા માટે ગયા છે તે यह वचन सुनी श्री आचार्य जी महाप्रभु गोपालदास के बेटा पर बहुत અપ્રસન્ન ભય એટલે આ વાત સાંભળી અને મહાપ્રભુજી ગોપાલદાસ ના છોકરા ઉપર બહુ અપ્રસન્ન થયા કહે જો ગોપાલદાસ તો બેટા એ તો અનુચિત કયો બોલ્યો એટલે કીધું કે એટલે મનમાં કીધું કે ગોપાલદાસ નો છોકરાઓ અનુચિત કેમ બોલ્યો બોલ્યો બોલ્યો નહીં બોલ્યો અબ અહીંયા રહેનો ઉચિત નહીં એટલે હવે અહીંયા રહેવું ઠીક નથી પાછળ શ્રી આચાર્યજી મહાપ્રભુ મનને વિચારે જો ગોપાલદાસ કો આવન દીજો દીજે એટલે પછી મહાપ્રભુજીએ મનમાં વિચાર્યું કે ગોપાલદાસ ને આવા દિયો દેખીએ ગોપાલદાસ की બુદ્ધિ कैसी है એટલે જોઈ કે ગોપાલદાસ ની બુદ્ધિ કેવી છે वो कैसो बोलत है એટલે ઈ કે ઈ શું કહે છે इनने में गोपालदास भाई श्री आचार्य जी महाप्रभु को दंडवत कियो એટલે ત્યારે થોડીક વાર વારમાં ગોપાલદાસ આવી અને મહાપ્રભુજી ને દંડવત કર્યા તબ શ્રી આચાર્યજી કહે જો ગોપાલદાસ તું કહા ગયો હતો એટલે ત્યારે મહાપ્રભુજીએ કીધું કે ગોપાલદાસ તમે ક્યાં ગયા હતા તબ તબ ને કહી મારા જ પેટ લાગ્યો હે જે જે પેટ લાગ્યો હે એટલે પેટ છે ને પેટ સ્ટમક આપણું પેટ જેમાં ખાવાનું ભરાય ના ના પેટ પેટ મારી સાથે લાગેલું છે એટલે પેટ વાળો છું પેટ પેટ ભરવા માટે કઈ કરવું પડે ને એટલે ત્યારે ગોપાલદાસે કીધું કે પેટ લાગેલું છે પેટ એટલે પેટ લાગેલું છે હમ જો કચ્છુ વ્યાવૃત્તિ કો ગયો હતો એટલે કઈક ખાવા ગયો હતો ખાવા નહીં એટલે કમાવા વ્યાવૃત્તિ એટલે કામ ધંધો કરવા એટલે હું કઈ કામ ધંધો કરવા ગયો હતો यह वचन सुनी गोपालदास ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુ બહુ જ પ્રસન્ન થયા એટલે આ વાત સાંભળી અને આચાર્યજી गोपालदास ઉપર બહુ પ્રસન્ન થયા કહે વૈષ્ણવ કો એસા બોલના ઉચિત છે એટલે કીધું કે વૈષ્ણવ ને આ બોલ આવું બોલવું સારું છે એસો બોલનો નહીં જો વ્યાવૃત્તિ લૌકિક કો જાય ત્યાં શ્રી ઠાકોરજી કી સેવા કો નામ લઈ એટલે આ બોલવું નહીં કે કમાવા ગયા તો ઠાકોરજીની સેવાનું નામ લેવું જોઈએ પાછળ ગોપાલદાસ ને વિનંતી કરી જો મહારાજ દોઈ તારી દીન કૃપા કરી રહીએ યા પ્રકાર રાખીએ કો બહોત કરે એટલે પછી ગોપાલ દાસે મહાપ્રભુજીને વિનંતી કરી કે ચાર પાંચ દિવસ અહીંયા અહીંયા રહ્યો જોજે યા પ્રકાર રાખીએ કો બહોત કરે એટલે એટલે રોકી રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો શ્રી મહાપ્રભુજી અહીંયા રોકાઈ જાય એમ હાજી પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે જો હમકો શ્રી દ્વારિકા વેગી જાનો હે જો કહી કે આપ પધારે તા રહે નહીં એટલે પછી મહાપ્રભુજીએ કીધું કે મારે દ્વારકા જલ્દી જવું છે એટલે એમ કહીને પછી અહીંયાથી બધારી ગયા ત્યાં ગયા નહીં સરસ ચલો આ એક પ્રસંગ સંપન્ન થયો આમાં જો એક ભાવ પ્રકાશ વાંચવા જેવો છે છેલ્લો પેરેગ્રાફ વાંચ્યો એના ઉપર ભાવ પ્રકાશ છે ને એ વાંચ હા જીજી જો યાતે ગોપાલદાસ તો ભગવદીય હે એ નહીં એના ઉપર પુષ્ટિ માર્ગી હા જીજી પુષ્ટિ માર્ગી કી ય રીતિ હે એટલે પુષ્ટિ માર્ગી ની આ રીતિ છે જો સેવા મેં જાય સૌ લૌકિક કો નામ લે એટલે સેવામાં સેવા કરવા ગયા તો એ લૌકિક એક વસ્તુનું નામ લઈ એટલે કોઈ આપણે સેવામાં હોઈએ કોઈ પૂછે તો એને એમ ન કેવું કે હું સેવા કરું છું એને કંઈક બીજો જવાબ આપવાનો ભગવત ધર્મ પ્રકાશ ન કરે તો ભગવદીય એટલે તેનો ધર્મ જે પ્રકાશિત ન કરે તે ભગવદીય હમ જો આ બહુ મહત્વની વાત છે आछे जीव न हो तो लौकिक में वो अपनी बड़ाई और सबके आगे भगवत सेवा को नाम ले જે સારા જીવ ન હોય તે હું ભગવાનની સેવા કરું છું ભગવાનની સેવા કરું છું એમ બોલી અને બધામાં પોતાની મોટાઈ દેખાડે હા જો આ વાત મુખ્ય છે સુંદર છે ને એવા ઘણા વૈષ્ણવ એવા ઘણા વૈષ્ણવોની વાર્તામાં આવ્યું છે કે તે ઠાકોરજીની વાત ગૌપ્ત રાખે છે જે રીતે વૈષ્ણવની વાર્તામાં આવ્યું હતું કે માર્ગમાં રીંગણા દેખાઈ ગયા એટલે તેમને ભાવ એટલે તે થોડાક રીંગણા લઈ અને પોતાના ઠાકોરજી ને ભોગ પોતાના ગામે ગયા યાત્રા છોડીને યાત્રા છોડીને તો જે યાત્રાળુ સાથે હતો તેને પૂછ્યું કે તમે મામો હતો હા એમનો મામો હતો તો તેમણે પૂછ્યું કે તું યાત્રા છોડીને વચ્ચેથી કેમ ગયો તો તેમણે કીધું કે કામ થી ગયો હતો કામ યાદ આવી કામ યાદ આવી ગયું એટલે શેઠ પુરુષોત્તમ દાસ ની આ શાબાશ તો એમણે એમના મામાને એમ ન જણાવ્યું કે મને મારા ઠાકોરજીને આ રીંગણા ભોગ ધરવાનું યાત્રા કરતાં વધારે યોગ્ય લાગ્યું એટલે હું યાત્રા છોડીને ઠાકોરજીની સેવા માટે પાછો આવી ગયો ઘણા વૈષ્ણવની છે પણ આપણે આ બે વાર્તા છે એમાં કોઈને કઈક એવું પૂછવું હોય તો પેલા કરો પછી હું કહું આ પ્રસંગમાં મને આમાં એક પ્રશ્ન છે કે મહાપ્રભુજી તો ગોપાલદાસ ઉપર પ્રસન્ન થયા હતા તોય તે ત્યાં રહ્યા શું કામ નહીં જો મહાપ્રભુજીએ તો જે જવાબ આપ્યો છે એ તો આમાં છે જ કે એમને ઉતાવળ હતી દ્વારકા પધારવાની તો જલ્દી પહોંચવું હોય તો રોકાય તો વાર થઈ જાય ને તો એ કારણે ન પધાર્યા ન રોકાયા પણ ભાવ પ્રકાશમાં એનો ખુલાસો ઓર વધારે છે એ વાંચતું હા જે જે જે નીચે વાળો ને હમ નીચે વાળો તો યાતે ગોપાલદાસ તો ભગવદીય હે એટલે ગોપાલદાસ તો ભગવદીય છે પરંતુ ગોપાલદાસ ની સ્ત્રી પુત્ર કે બુદ્ધિ કિસાને નાહી છે એટલે ગોપાલદાસ માં સ્ત્રી અને પુત્ર ને એટલી બધી ખબર નથી પડતી નહીં એમનું મગજ ઠેકાણે નથી એમ જે લખ્યું છે એ જ વાંચ ને તું એટલું બધું એને સભ્ય બનાવવાની જરૂર નથી બ્રજ ભાષામાં તો એવું જ હોય કે ગોપાલદાસ ના સ્ત્રી અને એમના પુત્ર ની બુદ્ધિ ઠેકાણે નથી સાથે આપ પધારે સાથે આ પધારે એટલે તે પધારી ગયા જો ઈહા રહે આનંદ ન હોય ગો હોય ગે એટલે અહીંયા રહે તો એને આનંદ ન થાય એટલે મને આમાં આ પ્રસંગમાં એ ખબર ન પડી કે આમાં ગોપાલદાસ ના પુત્રે શું અનુચિત કહી દીધું અને ગોપાલદાસે જે કીધું તે સમજમાં આવ્યું સમજાવો કોણ સમજાવશે તે પોતાના પોતાના પિતાની મોટાઈ કરી કે આ એટલે મારા પિતા ઠાકોરજી ની સેવા કરવા ગયા છે એટલે આપણે કોઈ એવો અનુચિત શબ્દ આપણે વાપરવો ન જોઈએ કે ઠાકોરજી ને લાગુ પડતો શબ્દ આપણે વાપરવાનો જોઈએ જે રીતે આ ગોપાલદાસ ના પુત્ર ચલો આ જે વાત છે ને એના સાથે જોડાતો મારો પ્રશ્ન એ હતો કે જેમ શેઠ પુરુષોત્તમદાસનો મામો એ એટલો ભગવદીય ન હતો એટલે પુરુષોત્તમદાસ યાત્રા છોડી અને ઠાકોરજીના યાદ આવી અને પાછા ઘરે આવી ગયા અને મામો પાછા આવ્યા યાત્રા કરીને ત્યારે એણે પૂછ્યું કે તમે કેમ અધૂરી યાત્રા મૂકીને પાછા આવ્યા તો પુરુષોત્તમ દાસે કહ્યું કે ભાઈ મને ઘરે કંઈક આમ યાદ આવી ગયું હતું જરૂરી એટલે આવી ગયો એ જે જવાબ છે એ મામા એના ભક્ત નથી એટલે એવો જવાબ આપ્યો એમણે એ તો બરોબર વાત છે સમજી શકાય કોઈને પણ પણ અહીંયા તો શ્રી મહાપ્રભુજી છે ગુરુ છે જેમ ગોપાલદાસ ભક્ત છે એમ શ્રી મહાપ્રભુજી પણ ભક્તિ માર્ગના આચાર્ય છે એમના દ્વારા જ એ માર્ગમાં આવ્યા છે તો એમના સાથે આવો વ્યવહાર આવા શબ્દ વાપરવા એમના સામે પણ ભગવત ધર્મ નો પ્રકાશ ન કરવો એ જરૂરી છે એમાં અનુચિત ગણાય શું લાગે છે બોલો आदित्य प्रश्न समझ में आया જી બોલો એટલે પ્રશ્ન બોલો પહેલા એટલે પ્રશ્ન એવું છે કે જેમ એનો મામા તો એ માર્ગમાં નતો એટલે એ એની વાત કહેવાનું ઈ એને ઈ વાત ના કહેવાનું ઈ વાત તો ઠીક છે પણ મહાપ્રભુજી તો ભક્તિ માર્ગમાં જ હતા તો પછી એમને તો ઈ વાત કહી શકતા હતા ને એમ એમ એમનાથી કેમ છુપાવવાની વાત બોલો હવે શું લાગે છે છુપાવી તો ના જોઈએ પોતાના ગુરુની વાત તો ખબર હોય કે ગુરુને કેવું સારું એટલે કેવું ગમે છે ને કેવું નથી ગમતું કારણ કે જે જે તે ઠાકોરજી પોતાના હતા ગોપાલદાસના તો શું એટલે મહાપ્રભુજીને ન કીધું કે હું સેવા કરવા ગયો હતો ઠાકોરજી નહીં એના દીકરાએ જે કહ્યું ને એની વાત છે ગોપાલદાસે ચલો કહ્યું એ બધું અલગ છે પણ દીકરાએ કહ્યું એમાં શું ખોટું દાખલા તરીકે હું તારે ત્યાં આવું અને હું તને પૂછું કે ક્યાં છે તારા પપ્પા અને જો એ તે વખતે ઠાકોરજીના શણગાર કરતા હોય કે સ્નાન કરાવતા હોય ને તું એમ કે હમણાં સ્નાન શણગાર કરાવે છે તો મને ખોટું લાગે અત્યારે તે જે કહ્યું તે ખોટું કહેવાય હા જે ખોટું કહેવાય તો તને શું કહેવું જોઈએ ખોટું બોલવાનું ત્યારે એટલે એવો જવાબ અપાય કે ન અપાય એમ મારો પૂછવું એમ છે ભક્તિ માર્ગી હોય અને એમાં પણ આ તો ગુરુ નો પ્રશ્ન છે અને એમાં જો જે કરી રહ્યા હોય તે કહે તો એમાં અનુચિત શું મહાપ્રભુજીને કેમ અનુચિત લાગ્યું મૂળ વાત એ છે કેમ કે તેમાં ઠાકોરજી નું વચ્ચે લાવ્યું ને ગોપાલ એટલે ગોપાલદાસ ના શું વાંધો શું ઠાકોરજી નું નામ લાવ્યું ગમે તેના સામે આપણે પ્રભુ સેવા સંબંધી કોઈ વાત આપણે ન કરીએ જાહેર એ વાત બરોબર છે મહાપ્રભુજી જે ઠાકોરજી પધરાવી આપ્યા છે અને આપણે જોઈએ છીએ કે ઘણી વખતે તો મહાપ્રભુજી કોઈને ત્યાં પધાર્યા છે તો સીધા ઠાકોરજી પાસે પધારી જાય છે ટેરો સરકાવીને નારાયણદાસ બ્રહ્મચારીના ને એમના પ્રસંગમાં આવે છે ને કે અંદર સીધા પધારી ગયા શું સમય છે એમ કહીને દર્શન કર્યા તો ઠાકોરજી ગરમ ખીર હરોગી રહ્યા હતા ને હાથ દાજી ગયા તો ઠાકોરજી હાથ છિડકતા હતા તો એમાં તો શું અનુચિત છે એટલો અંતરંગ સંબંધ છે ઠીક છે ચલો આમાં જો સમજવાની વાત એ છે કે શ્રી મહાપ્રભુજીને અનુચિત લાગ્યું ગોપાલદાસના પુત્રના ઉત્તરમાં એ વાત એનું કારણ અહીંયા ચોખવટ નથી ભાવ પ્રકાશકારે જે ચોખવટ કરી છે કે આપણે ભગવત ધર્મ છે એને જાહેર ન કરવો જોઈએ એટલે પ્રભુ સેવા ભક્તિ સંબંધી બાબતને જાહેર ન કરવી જોઈએ એ વાત બરોબર છે પણ અહીંયા જાહેર કરવાનો પ્રશ્ન નથી કેમ કે શ્રી મહાપ્રભુજી તો જાહેરનો વિષય નથી મહાપ્રભુજી તો પોતાના જ છે પરંતુ આમાં નિશ્ચિત વાત એ થઈ હોવી જોઈએ કે એમના પુત્રે જેમ એક જ વાત છે એને આપણે અનેક રીતે કહી શકીએ અને જેવો આપણો અવાજનો ટોન બદલાય તે પ્રમાણે એના અર્થમાં ફેરફાર થઈ જાય ને આપણો આશય કેવો છે એ બદલી જાય જેમ હું પૂછું કે શું કરે છે અને કોઈ એમ કે છે કે શણગાર કરું છું કે સામગ્રી સિદ્ધ કરું છું અને કોઈ વ્યક્તિ એને જવાબે આવે કે જોતા નથી શણગાર કરો છો એક જ વાત છે પરંતુ એનો સાંભળનાર વ્યક્તિ છે એને શું મતલબ સમજાય બીજો ઉત્તર છે તોછડાઈ વાળો કહેવાય અને પહેલો ઉત્તર છે સીધો સરળ ભાષામાં કયો ગણાય તો ગોપાલદાસના પુત્રે પણ મહાપ્રભુજીને જે ઉત્તર આપ્યો છે એમાં કંઈક એવો અભિમાન કે ગર્વનો ભાવ છલકાતો હોય એવી સંભાવના છે આમાં એ કારણે શ્રી મહાપ્રભુજીને વાત અનુચિત લાગી અને ગોપાલદાસ એ જ્યારે જવાબ આપ્યો છે ત્યારે ગોપાલદાસમાં એ દીનતા ઝલકાઈ રહી છે વિનમ્રતા કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજીની સેવાનો અવસર મળ્યો છે એમાં એમની કાનીથી જ ઠાકોરજી આપણી સેવાને સ્વીકારે છે તો હું કોણ સેવા કરનારો શ્રી મહાપ્રભુજી પધાર્યા તે વખતે વિનમ્રતા મહાપ્રભુજીને બહુ સારી લાગી અને એમના પુત્રના અંદર એ વિનમ્રતા ન જણાઈ એટલે શ્રી મહાપ્રભુજીને ત્યાં રોકાવાનું પણ પસંદ ના આવ્યું સમજાયું હા આપણે ઘણીવાર ફોન આવતા હોય છે કે તમારા માતા પિતા શું કરે છે તે વખતે માતા ઠાકોરજી માટે સિદ્ધ કરતી હોય અને બીજા એટલે પિતા બધા સેવા કરતા હોય ઠાકોરજીની તો તેમાં આપણે કે પૂછે કે શું કરે છે તો આપણે શું ઉત્તર દેવું બતાવો સારો પ્રશ્ન છે તે અલગ કામ કરે છે એવું કંઈક તે બાથરૂમમાં છે મને તો એવું લાગે છે કે જો જે ફોન નો કે એવો હોય તો એ એમને સાચું સાચું બોલી દેવાનું પણ જો કોઈ અલૌકિક વ્યક્તિ નો હોય તો લૌકિક વ્યક્તિ ન હોય તો ખોટું બોલી શકાય પણ આમાં શ્રી આચાર્યજી તો સ્વયં પધાર્યા છે અને આમાં ગોપાલદાસે ઠાકોરજીની સેવા માટેનો અલગ વસ્તુ શબ્દ કીધો બતાવો શ્રી મહાપ્રભુજી તો પોતે પુષ્ટિવાર ના રચયિતા છે તો તેમનાથી શું કામ ખોટું જીવાવું કે બોલો એ વાતનો તો આપણે ખુલાસો જોઈ ગયા ને કે ગોપાલદાસ એ જે ઉત્તર આપ્યો એ ઉત્તર એમના અંદર એ ભાવ હતો કે શ્રી મહાપ્રભુજીને હું એમ શું કહું કે હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું કેમ કે ઠાકોરજીની સેવા તો મહાપ્રભુજીની કાનેથી જ ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એટલે ગોપાલદાસનો જે ઉત્તર હતો એના પાછળની ભાવના એક અલગ હતી એમના પુત્રે જે ઉત્તર આપ્યો જે જે કરી રહ્યા હતા તેવું જ એમણે કહ્યું પણ આમાં લખાયેલું હોય એની અંદર કેવા અવાજથી બોલ્યા કયા શબ્દ ઉપર ભાર આપ્યો એ તો ખબર ન પડે ને પણ મહાપ્રભુજી નારાજ થયા છે એનો મતલબ ચોક્કસ એ વાત છે કે એમનાથી કંઈ ગરબડી થઈ છે બોલવામાં એટલે શબ્દના ઉપર ભાર છે એ અયોગ્ય રીતે અપાઈ ગયો હશે જેથી એમાં કોઈ જાતનો અભિમાન કે ગર્વ એમાં છલકાતો જણાયો હશે બાકી જેમ તમે પૂછ્યું કે જેમ તાજી જ ફોન કરીને એને પૂછે કે ક્યાં છે તારા કાકાજી તો તાજીને શું તમે એમ કહેશો કે નહીં તો બાથરૂમમાં ગયા છે કે બહાર ફરવા ગયા છે કે કઈ નોકરીએ ગયા છે તો જે કરતા હોઈએ તે કહી શકે સ્વજનોમાં તો એવો કોઈ પ્રશ્ન નથી એવી જ રીતે ભક્ત ભગવદીજનો હોય એમાં પણ આમાં કંઈ છુપાવા જેવી વાત નથી બાકી તીર્થે કહ્યું એ વાત બરોબર છે કોઈ લૌકિક વ્યક્તિ હોય જેને એ જણાવવું જરૂરી ન હોય કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એમને ખાલી એટલું કહેવું પૂરતું છે કે હમણાં ફોન લઈ શકે એમ નથી શું કરી રહ્યા છે એમાં ખોટું બોલવાની પણ જરૂર નથી સીધો સરળ જવાબ એ કે હમણાં ફોન ઉપર આવી શકે એમ નથી કે વાત કરી શકે એમ નથી ફોન લઈ શકે એમ નથી તમે જે કંઈ પણ મેસેજ આપવો હોય તો આપી દો અથવા તો આટલા સમય પછી ફોન કરો સમજાયું અને અગર એવી પરિસ્થિતિ હોય જ એમને વાત કરવી હોય અને કોઈ બીજો મનુષ્ય હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા હોય તો આપણે તો તેમને કે હમણાં ને હમણાં વાત કરો તો તેવી પરિસ્થિતિમાં એવું હોય તો શું કરવું મેસેજ લઈ લો પછી કરો ફોન અથવા તમને કોઈ એવો વ્યક્તિ હોય કે જેમને એમ ન કહી શકાતું હોય કે તમે ફોન પછી કરો એમને આપણે એમ કહી શકીએ ને કે હું એમને ફોન કરવાનું કહું છું કહી શકાય શું જો કેટલા ઓપ્શન છે એક ઓપ્શન એ છે કે હમણાં ફોન લઈ શકે એમ નથી બરોબર પણ એ કંઈક મને જરૂરી છે વાત કરવી છે તમે એમ કહો કે નહીં મને સંદેશો આપી દો કે નહીં મારે તો એમને જ કહેવાનું છે તો આપણે શું કહીશું એમને કે જો એ વ્યક્તિ આપણાથી સબોર્ડિનેટ છે તો આપણે એમ કહીશું કે તમે થોડી વાર પછી ફોન કરો જો આપણાથી સિનિયર છે તો આપણે એમ કહીશું કે હું મારી માતાને કહું છું કે તમને ફોન કરશે બરોબર તો સમસ્યાની સમાધાન થઈ ગયું ઓર બોલો જે જે મનામાં એવા ચારે લાગે કે ગોપાલદાસ ની એ બહુ સારા હતા કે તેમના શ્રી આચાર્યજીએ જીને કીધું કે તમે રોકાઓ હા એમની ભાવના બહુ સારી હતી સાચી વાત છે મહાપ્રભુજી ન રોકાયા એ પણ સારું થયું કોઈને મળવું અલગ વાત છે અને કોઈના ઘરમાં રોકાવું એ જુદી વાત છે ઘરમાં તો એક વ્યક્તિ ન હોય પરિવાર પૂરો હોય પરિવાર આખે આખો પરિવાર છે એમાં એક તરફી ભાવના હોય તો ત્યાં રોકાઈ શકાય મજબૂરી હોય તો ગમે ત્યાં રોકાવું પડે જુદી વાત છે પણ નહીં તો પરિવારમાં એક સમાન ભાવ ન હોય આ મહેમાનના માટે તો પછી આનંદ ના આવે એટલે શ્રી મહાપ્રભુજીએ એ યોગ્ય માન્યું કે અહીંયાથી નવ દો ગ્યારહ થઈ જઈએ ચલો સુંદર આજે બધાએ સારો વિચાર કર્યો પ્રશ્ન પણ સારા પૂછ્યા કાલે બીજો પ્રસંગ લઈશું ધન્યવાદ જય